જગતનો ક્રિએટર કોણ the world is the puzzle itself અંગ્રેજો ભગવાનને ક્રિએટર કહે છે મુસ્લિમો હિન્દુઓએ ભગવાનને દુનિયા બનાવી એમ કહે છે તે તેમના વ્યૂ પોઈન્ટથી કરેક્ટ છે પણ ફેક્ટથી રોંગ છે ફેક્ટ જો જાણવું હોય તો અમારી પાસે આવો અમે ગેરંટીથી કહીએ છીએ કે આ જગત કોઈએ બનાવ્યું નથી ઉપર કોઈ બાપોએ ઉપરી નથી કે જે નવરો બેઠો બેઠો આ જગતને ચલાવ્યા કરે આ જગત શી રીતે ચાલે છે કોણ ચલાવે છે તે એક અમે જ જાણીએ છીએ આ જગતમાં એક કે એવું પરમાણુ બાકી નથી કે જ્યાં હું ના ફર્યો હોઉં અમે બ્રહ્માંડની અંદર રહીને અને બ્રહ્માંડની બહાર રહીને બધા જ વ્યૂથી ડિરેક્ટ અને પર્સ્પેક્ટિવ વ્યૂથી જોઈને કહીએ છીએ કે ઉપર કોઈ ભગવાન નથી કે જે આ બધું ચલાવે આ જગત શી રીતે ચાલે છે તે અમે તમને ટૂંકામાં એક વાક્યમાં કહી દઈએ છીએ વિસ્તારથી આગળ સમજી જજો આ જગત ઓનલી સાયન્ટિફિક સર્કમસ્ટેન્શિયલ એવિડન્સથી ચાલે છે કોઈ ચલાવતું નથી આખું જગત નિમિત્ત ભાવે ચાલે છે કોઈ સ્વતંત્ર કરતા છે જ નહીં અને તેમાંય ભગવાન તો કરતા હોઈ જ ના શકે જો ભગવાન કરતા થાય તો તેને કર્મ બંધાય અને તેને પાછું ભોગતા થવું પડે જો ભગવાનને કરતા ભોગતાપણું હોય કર્મબંધન હોય તો તેને ભગવાન શી રીતે કહેવાય તો પછી એનામાં અને તમારામાં ફેરશો આ તો બધી ઠોકમ ઠોકા ચાલી છે લોકો ફાવે તેમ પોતાની સમજણે ચાલે છે લોકો માને છે કે આ જગતનો કોઈ છેડો જ નથી માટે જેમ ગપ્પું મારશું તેમ ચાલશે પણ એવું ગપ્પું નથી આ જગત જગત ફેક્ટ વસ્તુ છે પણ રિલેટિવ ફેક્ટ છે અને પોતે રિયલ ફેક્ટ છે રિયલ ફેક્ટમાં જ્ઞાની પુરુષ બેસાડે એટલે આપણું મુક્તિધામ થઈ ગયું લોકો જગતને ગપ્પુ માને છે કે આ ભોગવી લોને જેમ ફાવે તેમ કોણ બાપો પૂછનાર છે એટલે એવું નથી આ you are whole and sole responsible for yourself એટલે કે તમે તમારા પોતા માટે પોતે જ સંપૂર્ણ જવાબદાર છો આગળની લાઈફો અને પાછળની લાઈફો માટે તું પોતે જ જોખમદાર છે એ કાટલીએ ભૂલ તું ના કરીશ ભગવાન આમાં હાથ ઘાલતો જ નથી આ જગતને સમજવું તો પડશે ને એમને એમ ગપ્પે ગપ્પું ક્યાં સુધી ચાલશે આ પઝલને સોલ્વ કરવું પડશે કે નહીં ક્યાં સુધી આ કોયડામાં ગૂંચાયા કરવું છે